ઉત્તમ જ્ઞાન અને ભક્તિનું નિરૂપણ કરે છે શુશ્રુષો શ્રદ્ધાનશ્ય વાસુદેવ કથારુચિ સ્યાન્મહત્સેવયા વિપ્રા પુણ્યતીર્થ નિષેવણાત હે વિપ્રો શ્રવણ કરવા ઈચ્છનાર અને શ્રદ્ધા રાખનારને મહાન પુરુષોની સેવાથી અને પવિત્ર તીર્થના ઘણા સેવનથી વાસુદેવની કથામાં રુચિ થાય છે કારણ કે અહીં જેઓથી ફળ પ્રાપ્ત ન થાય તેવી શંકા પણ નથી તેવા ફળ પ્રાપ્ત કરાવનારા સાધનો કહેવામાં આવે છે અને વૈરાગ્ય આવા સાધનો થવાનું કારણ છે તેઓમાં આ નીચે પ્રમાણે ક્રમ છે આરંભમાં ઘરનો ત્યાગ કરી તીર્થોમાં ફરવું તેમ ઘરનો ત્યાગ કર્યો ન હોય તો મહાન પુરુષોની સેવામાં ઉદ્વેગ થાય પછી મહાન પુરુષોનો સંગ પછી તેઓની સેવા પછી ભગવાનની કથાનું શ્રવણ પછી કથામાં રુચિ પછી કથામાં અને તે મહાન પુરુષોમાં શ્રદ્ધા અને પછી તેઓની સેવા એવો ક્રમ છે એ પ્રમાણે પોતાના સ્વરૂપથી ઉપકાર કરનાર આવા ધર્મથી ફળ પ્રાપ્ત કરાવે તેવી શ્રવણ કર શ્રવણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે આ પરંપરામાં પહેલા પહેલા પહેલાના સાધનો દ્રઢ હોવાથી પાછળના સાધનો અટકતા નથી તેઓ અધિકાર દુર્લભ હોવાનું સૂચવેલ છે કારણ કે શુદ્ધ સત્વમાં પ્રગટ થયેલા ભગવાનનું શ્રવણ થાય ત્યારે ચિત્તની પ્રસન્નતા તરત થાય છે એમ વાસુદેવ શબ્દથી કહેલું છે આનો અંગીકાર થવા માટે મહાન શબ્દ યોજે છે પુણ્ય પ્રકારનું તીર્થ તે પુણ્ય પવિત્ર તીર્થ કુરુક્ષેત્ર અને ગંગા તે બેનું ઘણું સેવન એટલે તેઓના જળનું દેવની પેઠે સેવન કરવું પરંતુ કોઈ પણ પ્રકારે તેમનો અનાદર ન કરવો એટલે અહીંયા જે શ્લોક થી ઉત્તમ જ્ઞાન અને ભક્તિ નું નિરૂપણ કરે છે એટલે ભક્તિ અહિયાં ઉત્તમ ભક્તિ અને ઉત્તમ જ્ઞાન એનું નિરૂપણ અહિયાં બતાવે છે એટલે એવું કહેવા માંગે છે કે વિપ્રો એટલે વિપ્રો ને કહે છે કે શ્રવણ કરવા ઈચ્છનાર અને શ્રદ્ધા રાખનાર ને મહાન પુરુષોની સેવાથી અને પવિત્ર તીર્થના ઘણા સેવનથી વાસુદેવની કથામાં રુચિ થાય છે કથામાં વૃત્તિ કરવાની કરવી હોય તો શ્રદ્ધા રાખનાર મહાન પુરુષોની સેવા કરવી અને પવિત્ર તીર્થોનું પણ સેવન કરવું ઘણું સેવન કરવું એવું કહેવા કહે છે એના માટે અહીંયા ફલ પ્રાપ્ત ન થાય એની શંકા પણ નથી આવું કર આવું કરવાથી સેવા ફળ પ્રાપ્ત કરવાના સાધનો કહેવામાં આવે છે એટલે અહીંયા વૈરાગ્ય એ સાધન છે ને એનો ક્રમ બતાવ્યો છે કે ઘરનો ત્યાગ તીર્થોમાં ફરવું અને ઘરનો ત્યાગ ન હોય તો મહાન પુરુષોની સેવામાં ઉદ્વેગ થાય એટલે ઘરનો ત્યાગ કરવો જોઈએ મહાન પુરુષોનો સંગ કરવો અને તેઓની સેવા કરવી ભગવાનની કથાનું શ્રવણ કરવું પછી કથામાં રુચિ થાય અહીંયા કથામાં શ્રદ્ધા અને પછી તેઓની સેવા એવો ક્રમ કહેલો છે એ ના સમજાયું શું કહ્યું આ કથામાં કથા કથામાં અને તે મહાન પુરુષોમાં શ્રદ્ધા અને પછી તેઓની સેવા ખબર નહીં ત્યાં જે હોય તે અહીંયા જરા સાંભળી લો કે આદવ ગ્રહ ત્યાગેન તીર્થ પર્યટનમ મૂળમાં જે એમ આજ્ઞા કરી ને કે પુણ્ય તીર્થ નિષેવણા પવિત્ર તીર્થોનું સેવન કરવાથી આવી ફલસિદ્ધિ થાય છે પવિત્ર તીર્થોનું જે સેવન છે એ એટલા માટે કે એ તીર્થોમાં ભગવત ભક્તોનો વાસ હોય છે અને ભગવત ભક્તો તો ભગવત પરાયણ જ હોય છે એટલે એમની સેવા એમની પરિચર્યા કરવાથી એમના દ્વારા થતી જે ભગવત વાર્તા છે એનું શ્રવણ કરવાનો અનાયાસ લાભ મળી જાય તો આવું જ્યારે થાય જે શુશ્રુષુ છે શ્રવણની ઈચ્છા વાળો છે શ્રદ્ધાશીલ એ જો આ રીતે તીર્થ સેવન કરી અને ભગવત ભક્તોની પરિચર્યા પરાયણ રહે તો એને વાસુદેવ કથામાં રુચિ પેદા થઈ જાય એટલે ક્રમ જે અહીંયા બતાવી રહ્યા છે એ ક્રમ આ છે કે મહત સેવા નો સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય તો એમાં પ્રતિબંધક જે ઘર વગેરે છે એ છૂટે તો જ મહત સેવા સંભવ બની શકે જેમ વિદ્યાર્થીઓ દૂર ભણવા માટે જતા હોય તો ઘર વગેરે છોડવું પડે છે એમને કે કન્યા છે એને પતિગ્રહમાં વાત કરે પિતાનું ઘર છોડીને તો જ ત્યાં પતિ સેવા કરી શકે એવી રીતે જે ભગવત ભક્તોનું સેવન કરવું હોય તો ઘર પરિવાર વગેરેનો ત્યાગ આવશ્યક બની જાય નહીં તો એ પ્રતિબંધક બને એમાં તે સ્થિતિમાં મહત સેવાયામ ઉદ્વેગ ત્યાગ ગ્રહ ત્યાગ કરીને તીર્થ પર્યટન ન કરે તો પછી ભગવદીઓની સેવામાં ઉદ્વેગ થયા કરે ઘર પરિવારને કારણે ત્યાગપૂર્વક થવાથી મહત પ્રાપ્તિ થાય છે સતત તેશામ સેવા ભક્તોના સંઘથી એમની સેવાનો અવસર પ્રાપ્ત થાય તતો ભગવત કથા શ્રવણમ અને ભગવતીઓની સેવા કરવાનો લાભ મળે તો એમના દ્વારા થતી ભગવત કથાનું શ્રવણ કરવાનો પણ આનુષંગિક લાભ થઈ જાય તતઃ કથા રુચિ એટલે જે સ્વયં ભક્ત હોય અને ભગવત કથા કરતો હોય એની કથા તો એક વિશિષ્ટ ભક્તિ રસ વાળી હોય છે એટલે એમાં રુચિ થવી સ્વાભાવિક છે જેને ભક્તિ રસ નો અનુભવ હોય એવો વ્યક્તિ જે ભગવત કથા કરે અને એક જે પ્રોફેશનલ દક્ષિણા લઈને અને ધંધાદારી કથાકાર હોય એ ફરમાઈશી કથાકાર હોય એની કથા છે અલગ પ્રકારની હોય છે એનાથી સંસાર આસક્તિ થાય છે જલભેદમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી તથા એ કથામાં રુચિ થયા પછી કથાયામ તે શું છે શ્રદ્ધા કથામાં પણ શ્રદ્ધા થાય અને જે કથા કહેનાર ભક્ત છે એના અંદર પણ શ્રદ્ધાનો ભાવ જાગે તત શુશ્રુષા આ થયા પછી શ્રવણ કરવાની તીવ્ર ઈચ્છા થાય આવો ક્રમ છે તમારામાં શું હતું આવું જ હતું કથામાં અને તે મહાન પુરુષોમાં શ્રદ્ધા એટલે આ ભાવ જે ભક્તિ વાળા મહાન પુરુષો હશે તો એ કથા કરશે તો એની કથામાં અને એ મહાન પુરુષોમાં આપણને શ્રદ્ધા રહેશે થશે એવું જ ને હા પછી તેઓની સેવા એવો ક્રમ છે એટલે પછી એ મહાન પુરુષોની સેવા એવો ક્રમ કહ્યો છે એ પ્રમાણે પોતાના સ્વરૂપથી ઉપકાર કરનારા આવા ધર્મથી ફળ પ્રાપ્ત કરાવે તેવી શ્રવણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે એટલે પોતાના સ્વરૂપ થી ઉપકાર કરનારા એટલે આ મહાન પુરુષો જ આવશે સ્વરૂપ થી ઉપકાર કરનારા एवं एतादृश धर्मेण स्वरूपोपकारेण अव्यभिचारिणी શુશ્રુષા ઉત્પદ્યતે આ જે નિરૂપણ કર્યું ને ક્રમશઃ કે મૂળ આ પ્રકારનું થવામાં વૈરાગ્ય હેતુ છે વૈરાગ્યથી ગ્રહત્યાગ પૂર્વક મહત્સંગ અને એમની પરિચર્યા તે સાથે પરિચર્યા કરતા કરતા ભગવત કથાનું શ્રવણ અને એના પરિણામ સ્વરૂપ કથામાં રુચિ પ્રકટ થવી કથામાં રુચિ થવાથી એમાં શ્રદ્ધા એટલે ભગવદીયમાં પણ અને કથા પ્રત્યે પણ શ્રદ્ધા અને તતઃ શુશ્રુષા તે પછી શ્રવણની તીવ્ર ઈચ્છા આ જે આખું નિરૂપણ કર્યું છે આ એક જાતનો ધર્માચરણ છે સાધના છે એના પરિણામ સ્વરૂપ સ્વરૂપોપકારેણ અવ્યભિચારિણી શુશ્રુષા ઉત્પદ્યતે શુશ્રુષા વ્યભિચારિણી અને અવ્યભિચારિણી બંને પ્રકારની હોઈ શકે વ્યભિચારિણીનો મતલબ કે અન્ય વિષયમાં પણ સાંભળવાની ઈચ્છા થતી હોય તે વ્યભિચારિણી શુશ્રુષા કે આ પણ સાંભળું તે પણ સાંભળું ઓને પણ સાંભળું ઓને પણ સાંભળું અને શુશ્રુષા એટલે હવે ભગવત કથા સિવાય બીજું હું કંઈ પણ ન સાંભળું આ જાતની શુશ્રુષાનું ઉત્પન્ન થવું એ આ પુણ્યતીર્થનું સેવન અને મહત સેવા એનું એ ફલ છે અહીંયા મહાન હલો હલો અહીંયા મહાન પુરુષો મહાન પુરુષો કોને સંબોધીને કહેવામાં આવ્યું છે ભક્તો તો એમની સેવાનો ક્રમ કઈ રીતના કઈ રીતના એટલે જેમ આપણે ટીચર પાસે જઈએ માસ્ટર પાસે જઈએ નારદજી નું ઉદાહરણ લઈ શકાય ને નારદજી જે સનકાદી ની સેવા કરી હતી એ રીતે હા એવી કોઈ પણ એટલે ગુરુ સેવાનો મતલબ અહીંયા કોઈ પુટ્ટી માર્ગમાં જે સેવા શબ્દ ઠાકોરજીના માટે વપરાય છે એવો મતલબ નથી ગુરુ સેવા અતિથિની સેવા કે આદરણીય વ્યક્તિઓ એમની સેવા એમ શબરી હતી કર્ણ જેવી રીતે કરતા હતા તે પ્રમાણે હલો હલો બોલવાની જરૂર નથી સંભળાય જ છે બધાનો અવાજ અહીંયા છે ને અહીંયા એવું લખ્યું છે કે પછી તેઓની સેવા પછી ભગવાનની કથાનું શ્રવણ પછી પછી કથામાં રુચિ પછી કથામાં અને તે મહાન પુરુષોમાં શ્રદ્ધા અને પછી તેવાનો તેઓની સેવાનો ક્રમ એવો ક્રમ છે તો બે વાર સેવા આવ્યું ને એટલે થોડું હવે થઈ ગયું પ્રણામ દેવી જે અહીંયા જે એમ કહ્યું ને આગળ કે આ પરંપરામાં પહેલા પહેલાના સાધનો દ્રઢ હોવાથી પાછળના સાધનો અટકતા નથી તો પહેલા પહેલાના સાધનોથી એટલે એને આ પેલા એને જે વૈરાગ્ય છે એ લેવાનું છે અને બીજું જે છે કે આપણે આ ભાગવતાર્થમાં આ જોઈએ છે ને તો અગિયાર થી બાવીસ શ્લોક નો જે ક્રમ આપ્યો છે ને એનો જે પેરેગ્રાફ છે ને એ પેરેગ્રાફમાં સમજાતું નથી જેજે હા એ લઈ શકાય જેજે હા લઈ શકાય ને બાવીસ શ્લોક સુધી છે ને આ વિષય બાવીસ બાવીસ સુધી છે હા તો એના પછી લઈએ તો સારું ત્યાં સુધી કદાચ સમજાઈ જવાનું હોય લાગતું તો નથી એવું કારણ કે આ જ્ઞાન એટલે જ્ઞાન સંબંધી બીજા પ્રશ્નનો ઉત્તર અહીંયા ચાલી રહ્યો છે ને તો અહીંયા એમ કહી રહ્યા છે કે ભાગવતાર્થમાં જે એકવીસમું પેજ છે જૂના ભાવ ભાગવતાર્થ પ્રકરણમાં અધ્યાય બીજો કરીને તો એમાં પુરુષ બાર પ્રકારના અંગ હોવાથી સત્ય જ્ઞાન સંબંધી વિચાર બાર શ્લોકથી આપે છે પ્રજાપતિ સત્તર રૂપવાળા છે એ શ્રુતિ પ્રમાણે વેદનો આટલો જ એટલે કે પાંચ પ્રમ પાંચ પ્રકારનું કર્મ અને પુરુષનું જ્ઞાન અર્થ છે તેથી વેદના અર્થનો નિર્ણય જણાવવામાં સત્તર શ્લોકો કહેલા છે આથી એમ સૂચવેલું છે કે વેદમાં એથી અધિક ગતિ નથી એટલે કે આથી અધિક વેદથી ફળ પ્રાપ્ત થતું નથી એ પ્રથમ પણ કહેલું છે એમ કારણ કે કર્મ અને પુરુષના જ્ઞાનનો નિર્ણય થાય ત્યારે જ ભગવાનના ગુણોનું શ્રવણ વગેરે થાય છે એટલે અહીંયાથી તો પછી એમ થઈ જાય છે કે આગળ એટલે એને શ્રવણ કરે છે પછી એને શ્રદ્ધા ઉત્પન્ન થાય ને પછી ભગવાનનો પ્રેમ થાય ને એ આગળના શ્લોકોથી જે આ ક્રમ આપ્યો છે ને એ પછી સહેલો છે એ સમજાઈ જાય પણ આગળ જે અહીંયા કહ્યું ને પ્રજાપતિ સત્તર રૂપવાળા છે ને એ સુધી પ્રમાણે વેદનો આટલો જ એટલે કે પાંચ પ્રકારનું કર્મ અને પુરુષનું જ્ઞાન એ અર્થ છે એ નથી ખ્યાલ આવતો તેને સંખ્યાની સંગતિ છે સત્તર દ્વાદશાંગ પુરુષ હા એ તો અને પંચવેદ કર્મ પાંચ પ્રકારનું કર્મ એટલે તો જે વેદના પેલા પાંચ પ્રકાર યજ્ઞ છે અને પુરુષ નું જ્ઞાન થી એટલે પ્રજાપતિ સત્તર રૂપ વાળા છે એનાથી એટલે પાંચ ને બાર સત્તર થઈ ગયા સત્તર એટલે કર્મ અને જે આ બાર અંગ વાળો એ બાર ને પાંચ બરાબર હા જી और कहीं से ना જીજી દંડવત પ્રણામ અહીંયા આગળ કહ્યું કે કારણ કે અહીં જેઓથી ફલ પ્રાપ્ત ના થાય એવી શંકા પણ નથી એટલે આ અહીંયા જે બતાવેલું સાધન છે એમાં હવે આગળ જણાવેલી શંકા નહીં થાય કે ફલ પ્રાપ્ત થશે કે નહીં થાય ફલ પ્રાપ્ત થશે એવા સાધનો અહીં બતાવ્યા છે એવા ફલ પ્રાપ્ત કરાવનારા સાધનો કહેવામાં આવે છે અને વૈરાગ્ય આવા સાધન થવાનું કારણ છે એવું અહીંયા આગળ કહ્યું તો સ્ટાર્ટિંગથી વૈરાગ્યથી જ જો સાધનોનું અહીંયા સ્ટાર્ટ થતું હોય શરૂઆત થતી હોય તો એટલે એ એ જે વ્યક્તિ છે કે જે જેને આવું સાધન કરે છે એમાં વૈરાગ્ય કેવી રીતે સિદ્ધ થશે પહેલામાં વૈરાગ્ય માટે બી કંઈક યોગ્યતા તો જોઈશે ને જે જેને વૈરાગ્યથી સ્ટાર્ટ થાય છે એટલે પ્રાથમિક શુશ્રુષા હોય તો એને એવી તો સમજ આવે ને કે ભાઈ આ મારે ઘર આંગણે મળે એવી જાય આ વસ્તુ નથી એટલે મારે મારું સ્થાન છોડવું પડશે હવે જો એવી શુશ્રુષા હોય કે એને એની પૂર્તિ માટે બીજું કંઈ જતું કરવા તૈયાર થાય તો વૈરાગ્ય ગયું ને જેમ આપણા આપણા ઘર આંગણે આ ભણવાનું મળે એમ નથી તો આપણને બહારગામ જવું પડશે તો ઘર પરિવારને છોડવા માટે નું વૈરાગ્ય આવે પછી જે શક્ય બને ને એટલે આ પ્રક્રિયા આ તો રોજના જીવનમાં બને છે ને તમે ઘર છોડીને વિદ્યાપીઠ સુધી આવો જ છો ને તો એટલું તો વૈરાગ્ય તમારું છે ના ના એ તો બરાબર છે પણ અહીંયા વાત છે ને એ અહીંયા એવી વાત છે ને કે ઘરનો ત્યાગ કરી તીર્થમાં ફરવું અને મહાન પુરુષોનો સંગ કરવો એ તો કેટલા પ્રમાણમાં અને કેટલા ટાઈમ માટે એનો જ ફરક છે બાકી વૈરાગ્યનું એલિમેન્ટ તો છે એ તો રાતના દસ વાગે ઘર છોડવાનું આજે કોને સંભવ બને બધા થોડા બધા હા એટલે જે પણ પોતે એટલે અહીં પ્રાથમિક અવસ્થાની જગ્યાએ એટલે આ રીતે પણ લેવાનું છે વિદ્યાર્થી જાય ને આપણા સંપ્રદાયમાં તો એવા હજી કોઈ એકાદ જણો પણ હજી નથી જોવા મળ્યો કે આવો કોઈ શુશ્રુષા વાળો હોય પણ બીજા સંપ્રદાયોમાં તો હજારોની સંખ્યામાં એવા સાધકો છે જ ને આજે પણ કે જે લોકો ઘર છોડી અને એમની સાધના માટે લોકો નીકળી પડ્યા હોય જૈનો માને એમાં તો રોજે રોજના ભારતભરની અંદર દીક્ષા લેતા જોવા મળે છે એ પુણ્ય તીર્થ વાળા જ તો છે બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે અન્ય સંન્યાસ હિન્દુ સંન્યાસીઓ છે બ્રહ્મચારીઓ છે એવા હજારોની સંખ્યા કદાચ ઓછી પડે લાખોની સંખ્યામાં આવ્યો છે ભટ્ટી માર્ગમાં શાયદ એકાદ પણ નથી આજે અંતેજી પુષ્ટિ માર્ગમાં તો સેવાવાળા માટે તો આ પ્રકાર છે જ નહીં જેનેથી ઘરમાં સેવા નથી નભી શકતી તો એને આ પ્રકારનું કરવું છે એવી રીતનું છે અને બીજો એક એમ કે મહાન પુરુષોથી તો મહાપ્રભુજી પણ લઈ શકાય ને હા તો એ માટે તો પછી આપણને ઉપર પહોંચવું પડે આપણે જવું પડે ને મહાપ્રભુજી પાસે હા એ તો જવું પડે તો કથાને વાર્તા એ રીતે તો છે પણ આ જે આખી આમ રીતની લાઈન છે તો અત્યારના સમયમાં તો બંધ બેસતી નથી અને આપણા માર્ગ સાથે એને બેસાડીએ છીએ તો સેવાને આ આ વસ્તુ પણ છે ને જે બંને એ જુદી વસ્તુ છે આપણે ત્યાં પણ જેમ અજીતદાસજી હતા કે આનંદાસ વિશ્વંભરદાસ હતા મહાપ્રભુજીના કાલમાં પણ એવા ચોર્યાસી વૈષ્ણવમાં જ આપણને પચાસો વૈષ્ણવ એવા જોવા મળશે દિન કરતા એ બધા કથા રુચિવાળા જ હતા ને જેવી રીતે મહાપ્રભુજી એમને ભેગા થઈ ગયા અને એમના અંદર એવી કથા રુચિ પેદા થઈ ગઈ જ્યાં સુધી એમને કોઈના સહારાની જરૂર હતી ત્યાં સુધી એમના સહારે એમણે બધું ભેગું કર્યું તે પછી આત્મબલથી એ લોકો ટકી રહ્યા કથાપરાયણથી અહીંયા આગળ એવું કીધું ને કે એ પ્રમાણે પોતાના સ્વરૂપથી ઉપકાર કરનાર આવા ધર્મથી ફળ પ્રાપ્ત કરાવે તેવી શ્રવણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે તો જે આ ઉપકાર કરનારા કીધા કે પોતાના સ્વરૂપથી ઉપકાર કરનારા તો ત્યાં જીવનું સ્વરૂપ લેવાશે નહીં આજે લઈને શુશ્રુષા પર્યંત જે ક્રમ બતાવ્યો ને એને અહીંયા સ્વરૂપોપકારેણ એતાદૃશ ધર્મેણ એને ધર્મરૂપ સમજવાનું છે અને આ ધર્મ એવા છે કે એ સ્વરૂપનો ઉપકાર કરનારા છે અને એ સ્વરૂપ જે લીધું એ સ્વરૂપ કોનું લેવાનું સ્વરૂપ એટલે કથા રુચિ કથા કરનારો જે ધર્મ કયો એ ફળ પ્રાપ્ત કરાવે તેવી શ્રવણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે આવો આ રીતે ધર્મને આ બતાવ્યો છે ક્રમથી ધર્મ ને આપણે અનુસરીએ તો આપણને જે ફળ છે એ પ્રાપ્ત થશે જ વાસુદેવ એટલે ફળ એ છે કે એના સેવનથી વાસુદેવની કથામાં રુચિ તો એ આપણને પ્રાપ્ત થશે અને એના માટે એવું કીધું છે કે આ પરંપરામાં પહેલા પહેલા સાધનો દ્રઢ હોવાથી પાછળના સાધનો અટકતા નથી એટલે આપણે કહ્યું એમ કે વૈરાગ્ય એ વૈરાગ્ય થાય અને એનાથી ગૃહ ત્યાગ પછી મહાન પુરુષોની સેવા એ ક્રમથી જે બતાવ્યું છે સાધનો દ્રઢ હશે તો પાછળના સાધનો એટલે કે કથામાં રુચિ થવી અને મહાન પુરુષોમાં શ્રદ્ધા થવી એ અટકશે નહીં અને તેઓ અધિકાર દુર્લભ હોવાનું સૂચવેલ છે એટલે આવા આવા દુર્લભ અધિકારી હશે એ જ કરી શકશે એવું આવશે દીદી કારણ કે શુદ્ધ સત્વમાં પ્રગટ થયેલા ભગવાનનું શ્રવણ થાય ત્યારે ચિત્તની પ્રસન્નતા તરત થાય છે એટલે અહીંયા ચિત્તની પ્રસન્નતા માટે ભગવાન શુદ્ધ સત્વમાં પ્રગટ થયેલા ભગવાનનું શ્રવણ કરવું જરૂરી છે એના માટે આપણને વાસુદેવ શબ્દ કહેલો છે આનો અંગીકાર થવા માટે મહાન શબ્દ યોજિત છે એ ના ખબર પડી ગઈ અહીંયા મહત પદ કર્યું છે ને મહત સેવયા એમ હા મહત સેવયા એ હા એમાં મહાન પદ નો પ્રયોગ છે મહત મોટા પુરુષ છે પુણ્ય પ્રકારનું તીર્થ તે પુણ્ય પવિત્ર તીર્થ અહીંયા પુણ્ય તીર્થ શબ્દ છે જે શ્લોકાત્મક શ્લોકમાં એમાં એવું કે છે પુણ્ય પ્રકારનું તીર્થ એટલે કેવું તો એ કુરુક્ષેત્ર અને ગંગાજી એ બેનું બેનું નિરૂપણ કરેલું છે એનું એ બેનું સેવન કરવું એટલે તેઓના જળનું દેવની પેઠે સેવન કરવું પરંતુ કોઈ પણ પ્રકારે તેમનો અનાદર ન કરવો એટલે દેવની પેઠે સેવન કરવું એટલે આદરપૂર્વક નહીં સાક્ષાત જાણીને આદિદેવિક જાણીને હેલો જીજી હેલો હા હા બોલો સંભળાય છે અહીંયા અંગીકાર થવા માટે જે કહો ને મહાન શબ્દનો ઉપયોગ અંગીકાર થવા માટે તો અંગીકાર થવા એટલે મહત પુરુષો એને સ્વીકારે એ અર્થમાં બતાવો તમને પૂછે છે આમાં એવું મહત્વ આપણે કીધું એ રીતે એટલે ચિત્તની પ્રસન્નતા મહાન પુરુષોની નીચે આપ્યું છે ચારમાં શું આપ્યું છે તિરાત ગુણ એ બીજા સ્તરના ચોથા અધ્યાયના અઢારમા વાક્ય પ્રમાણે ભગવાનનો આશ્રય જેમણે કરેલ તે મહાન પુરુષો ભગવાનના આશ્રય વાળા છે તેમનો આશ્રય કરવાથી શુદ્ધિ થાય છે તેથી તેઓની સેવા કરવાથી આ સેવા કરનારનો પણ અંગીકાર થશે એમ જણાવવા મહાન શબ્દ યોજેલ છે એટલે જે વ્યક્તિ આ મહાપુરુષોનો સંગ કરે અને એમની શ્રદ્ધાપૂર્વક સેવા કરે એટલે ગુરુનું કે એવા ભક્તોનું સેવન એ અર્થમાં તો એમનો પણ અંગીકાર એમના થ્રુ ઠાકોરજી કરે એના માટે મહાન શબ્દ ઉપયોગ કરે એટલે જે અંગીકાર શબ્દ જે છે ને તેના માટે કહું છું કે એ મહાત્પુરુષોથી અંગીકાર થશે એમ કે છે ને નહીં ભગવાન જે શુશ્રુષુ છે એનો પણ અંગીકાર મહાત્પુરુષોની સાથે સાથે એનો પણ કરશે એ વાત કહેવા માટે હા જી જાતિઓ છે સ્ટીલ વગેરે એ એ ચોથામાં એવું નીચે જે ફૂટનોટમાં એવું લખેલું છે ને ઈરાટહુણ એ બે ચાર અઢાર વાક્ય લખેલું એ કંઈક અઢારમાં ચોથા અધ્યાય નો અઢારમો શ્લોક વિરાત હુણાંતર પુલિંદ પુલકસા કંકા યવના કસાદય પાપા બહવા ક્રયાશ્રયા એ વચનમાં ત્યાં એ વાત કહી છે આગળ કરવું છે ત્રીજા પેરેગ્રાફમાં જરી જાણવું છે એ પ્રમાણે પોતાના સ્વરૂપ થી ઉપકાર કરનારા આવા ધર્મ એટલે વૈરાગ્ય ધર્મ ની વાત કરે છે વૈરાગ્ય થી કરી અને જેટલું પણ બતાવ્યું ને એટલે આનો એમ થયો છે કે આ બધા જે ધર્મો બધા એ ફલમાં ઉપકારક છે એમ ભક્તિમાં ભક્તિમાં હાજી આગળ કોનો વારો છે આગળના શ્લોકમાં આપણે જોયું કે કથામાં રુચિ કેવી રીતે થાય તેનો ક્રમ બતાવ્યો હવે કથામાં રુચિ થવાથી શું ફળ થાય છે એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે શૃણવતામ કથા કૃષ્ણ પુણ્યશ્રવણ કીર્તન રજ્યંત સ્થો અભદ્રાણી વિધુનોતિ સુવ્યત સતા જેમના શ્રવણ અને કીર્તન પવિત્ર છે તે સત્પુરુષોના મિત્ર શ્રી કૃષ્ણ પોતાના સ્વરૂપરૂપ કથાનું શ્રવણ કરતા હોય ત્યારે તેઓના હૃદયની અંદર રહીને તેમના અભદ્રોને સારી રીતે હચમચાવી દે છે એટલે કે ભગવાનના શ્રવણ કીર્તન જ એવા પવિત્ર કરનારા છે કે જે સત્પુરુષો છે એમના મિત્ર શ્રી કૃષ્ણ છે એમની સ્વરૂપરૂપ કથાનું શ્રવણ કરતા તેમના હૃદયમાં જે કામના રહેલી છે એને સેહત મચાવી દે છે ભગવાન આવા સાધનોથી શ્રવણ આવા સાધનોથી શ્રવણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતા કોઈ પણ સમયે શ્રવણ વગેરે અટકતા નથી એટલે ભગવાનના શ્રવણ કીર્તન જ એવા છે કે એનાથી હવે કોઈ શ્રવણ કોઈ સાધન અટકતું જ નથી શ્રવણ કરતા હોય ત્યારે એમ કહેલું છે સ્વકથા એટલે ભગવાનના સ્વરૂપ રૂપ કથાઓ આથી એમ જણાવ્યું છે કે ભગવાનની પોતાની કથાઓ હોય તો ભગવાન સ્વતંત્ર રહેતા તે કથાઓ કરવાનું સંભવે નહીં પરંતુ કથાનું પણ પોતાનું જ મહાત્મ્ય હોય ત્યારે તે ત્યારે તો તે કથા એ જ વધ કરેલા ભગવાન સર્વ કરે એટલે અહીં કહે છે ભગવાન પોતે તો સ્વતંત્ર છે એમ કહે છે તો કથાનો કોઈ મતલબ નહીં એટલે કથાનું મહાત્મ્ય બતાવ્યું છે કે કથાનું શ્રવણ કરશો તો એનાથી ભગવાન પણ વસ રહી અને સર્વ કાર્ય કરશે આવી કથાઓ આવી ઘણી કથાઓ શ્રી કૃષ્ણના અવતારની જ છે તેથી શ્રી કૃષ્ણ એમ કહેલું છે અને ભક્તિ યોગ કરવા તેમના અવતારો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર જ ભક્તિ યોગને પ્રાપ્ત કરવા માટે થયો છે સદા ઉત્પન્ન થયેલા પાપનો નાશ પામે તે માટે બીજા કોઈ સાધનની જરૂર નથી એટલે આપણા બધા જ પાપનો નાશ કરવા માટે શ્રવણ કીર્તન જ શ્રવણ કીર્તનથી જ થઈ શકશે બીજા કોઈથી થઈ શકે નહીં તે માટે ભગવાન શુદ્ધ હૃદયમાં પ્રવેશ કરે છે એવા અભિપ્રાયથી જેમના શ્રવણ અને કીર્તન પવિત્ર છે એટલે આપણે ભગવાનનું શ્રવણ કીર્તન કરીશું તો આપણા હૃદયમાં ભગવાન પધારશે અને એનાથી જ આપણે પવિત્ર થઈશું એ વિશેષણ એ વિશેષણ કહેલું છે શ્રોતા અને વક્તાના દોષો સાથે શ્રવણ અને કીર્તન સંબંધમાં આવતા નથી એટલે કે કોઈ શ્રોતા હોય કે વક્તા હોય એમનામાં પણ જો થોડા ઘણા પણ દોષ કદાચ હોય તો શ્રવણ કીર્તન જો ભગવાનનું શ્રવણ કીર્તન જ એવું છે કે એમને કઈ બંધ નહીં કરી શકે કારણ કે તે બે પાપનો નાશ કરનારા છે એટલે જે શ્રવણ અને કીર્તન જ એવા છે ભગવાનના કે જેથી એ પાપનો નાશ કરનારા છે અને તેથી શ્રવણ અને કીર્તન ઉત્પન્ન થતા હોય ત્યારે પાપની સાથે ઉત્પન્ન થતા જ નથી એટલે શ્રવણ કીર્તન હોય ત્યાં આગળ પાપ તો એટલે ઉત્પન્ન થાય એવું શક્ય જ નથી એમ એટલે આ દ્રષ્ટાંત સમજાવે છે કે સૂર્યોદય સૂર્યોદય થવાનો સંભવ થતાં જ જે અંધકારનો નાશ થાય છે તેમ શ્રવણ થવાનો સંભવ થતાં જ પાપનો નાશ થાય છે એવો અર્થ છે બહાર રહેલ હોય તે અંદર કાર્ય કરે તેવું સંભવતું ન હોવાથી ભગવાન માત્ર પોતાની ઈચ્છાથી પાપનો નાશ કરવાનું કરે તો લોકોને જાણવામાં તે ન આવતું હોવાથી તેઓ ભજન ન કરે તેવું બને તેથી જણાય તેવા પ્રકારે પ્રકાર સંભવતો હોય ત્યારે ન જણાય તેવા પ્રકારની કલ્પના કરવાનું સંભવતું ન હોવાથી અને સર્વ સ્થળે રહેલ ભગવાનને હૃદયમાં કાર્ય કરવામાં ક્લેશ થતો ન હોવાથી ભગવાન હૃદયમાં રહીને જ તે કાર્ય કરે છે જે આની અંદર શું થાય એટલે એમ કે આપણે ભગવાન આપણે આપણે જે કંઈ કાર્ય આપણું જે કંઈ કાર્ય થઈ રહ્યું છે તો બધું ભગવાનથી જ થઈ રહ્યું છે પણ આપણને એ ખબર નથી પડતી કે આપણું કાર્ય ભગવાન કરી રહ્યા છે તો કદાચ જો આપણે જાણીએ તો એ આપણે ભજન હા ન જાણીએ ને પોતાની ઈચ્છાથી કરો બહાર રહેલો હોય તે અંદર કાર્ય કરે તેવું સંભવતું ના હોવાથી ભગવાન માત્ર પોતાની ઈચ્છાથી પાપનો નાશ કરે હા એટલે કે બહાર રહેલા ભગવાન જો આપણા અંદરના જે પાપનો નાશ કરે છે તે લોકને જાણવામાં તે આવતું નથી એટલે આપણને જણાતું નથી એને ભજન તેથી તે ભજન ના કરે તેથી જણાય તે પ્રકારે સંભવતો હોય ત્યારે ન જણાય તેવા પ્રકારે કલ્પના કરવાનું સંભવતું ન હોવાથી અને સર્વ સ્થળે રહેલ ભગવાનને હૃદયમાં કાર્ય કરવામાં ક્લેશ નથી એટલે આપણા હૃદયમાં રહેલા ભગવાનને કોઈ કાર્ય કરવામાં ક્લેશ નથી પણ જીવ એવું જાણી શકતો નથી જે મને એટલું સમજાય છે કેટલાક પદાર્થો પણ કેટલાક પદાર્થો હૃદયની બહાર રહેલા પણ હોય છે અને કેટલાક અંદર રહેલા હોય છે તે પૈકી જેઓ વિશે વિસ્મરણ થવાનો સંભવ હોય તે બહાર રહેલા હોય છે ચાલુ વિષયમાં ભગવાન ચાલુ વિષયમાં ભગવાનનું વિસ્મરણ થવાનો પણ સંભવ નથી એટલે અહીં બહાર રહેલા પદાર્થો એટલે કે એટલે આ કેટલા લૌકિક લેવાના છે કે જે આપણને અત્યારે ચિત્તમાં સ્ટોર નથી થયા એમ કે ભગવાનનું પ્રવણ કીર્તન સ્મરણ એવું છે કે જે ચિત્તમાં સ્ટોર થશે તો આપણને વિસ્મરણ નહીં થાય પણ જે આ લૌકિક છે આપણે એટલું બધું બધી વસ્તુને આપણે કંઈ ચિત્તમાં સ્ટોર નથી કરતા એવું લાગે છે મને એટલું સમજાય છે ચાલુ વિષયમાં ભગવાન વિસ્મરણ થવાનો સંભવ નથી તેથી હૃદયમાં રહેલા એમ કહેલું છે હૃદયમાં રહે તેમ કરે તે યોગ્ય છે એટલે ભગવાન હૃદયમાં રહે છે અને એ કરે એ જ યોગ્ય છે એવો ભાવ છે અભદ્ર એટલે કામ વિજેરે કારણ કે પાપનો તો પહેલા જ નાશ થઈ ગયો છે એટલે આ બધા જે કામ વિગેરે છે એનો તો પહેલા ભગવાનના પ્રવણ કીર્તનથી નાશ થઈ જ ગયેલો છે અને ભગવાને આપણા કામને હચમચાવી દીધેલા છે તો એને કહે છે કે જળનો મેલ પડ્યો હોય તે ફરી થતો નથી તેની પેઠે ફરી વળે નહીં તેવી રીતે ફરી વળે નહીં તેવી રીતે ઢીલું કરવું એવો અર્થ છે અને તેથી આ મત પ્રમાણે સાધનોની પહેલી સાંકળ જીવથી પોતાનીથી થઈ શકે અને બીજી ભગવાનથી થઈ શકે અને ત્યારે ભગવાનથી થઈ થઈ શકે અને ત્રીજી પોતાની અંદર થાય છે આ ક્રમથી જણાય છે કારણ કે કામ વગેરે ઢીલા ન થાય ત્યાં સુધી ભક્તિ ઉત્પન્ન થતી નથી એટલે અહીં જે પહેલી કહી છે તો એટલે જે શ્રવણ કીર્તનથી થઈ શકે છે એ રીતે લેવાની ને અને બીજી જે ભગવાન પોતે હૃદયમાં રહીને કરે છે એ અને ત્રીજી આપણા પોતાનામાં જ થઈ રહી છે ભગવાનને એમ કરવાનું કરવાનું શું કારણ એવો પ્રશ્નના ઉત્તરમાં સત્પુરુષોના મિત્ર એમ કહેલું છે એટલે કે ભગવાન આવું કરે છે એનું શું કારણ છે તો કે ભગવાન જે છે ને તે સત્પુરુષોના મિત્ર છે અને સુરત એટલે સાથે કાર્ય કરનાર મિત્ર એવો અર્થ છે ભગવાનના મિત્રો મહાન પુરુષો શ્રવણ વગેરેનો ઉપદેશ કરીને પહેલા પહેલી સાધનો પહેલી સાધનોની પરંપરા કરે ત્યારે જો ભગવાન બીજી પરંપરા ન કરે તો મૈત્રી ભંગ થાય એટલે જે શ્રવણ કીર્તન આપણે કરીએ ભગવાનના શ્રવણ કીર્તન જ પવિત્ર કરવા વાળા છે બરાબર છે તો ભગવાનના શ્રવણ કીર્તન જ એવા છે કે આપણો આપણા નાશ પાપ દોષો છે એનો નાશ કરી નાખશે બરાબર છે અને ભગવાન જ હૃદયમાંથી એ કામનાની ભત મચાવે છે તો જો એ ભત મચાવી નહીં તો એ તો ભંગ તો થાય ને મને અહીંયા અવાજ નથી આવી રહ્યો તમે અંદર અંદર ચર્ચા કરી રહ્યા છો હા પણ પેલા આગળના વિષયથી લઈ લો ને તો વધારે સારું નહીં તો પાછળનું ક્લિયર થશે આગળનું રહી જશે આગળનું બધાને આમાં એક પ્રશ્ન છે જે પેલો બીજો પેરેગ્રાફ છે એમાં જે કહે ને શ્રોતા અને વક્તાના દોષો સાથે શ્રવણ અને કીર્તન સંબંધમાં આવતા નથી એટલે શ્રો આ વાત જલભેદ થી પાછી વિરુદ્ધ થઈ જાય છે જલભેદમાં તો શ્રોતા ને વક્તાના દોષો જે છે એ શ્રવણ અને કીર્તનના કરનારાના એ પ્રવેશે છે તો અહીંયા એવું કહે છે કે ભાઈ એ શ્રોતા વક્તાના જે દોષો છે એ શ્રવણ કીર્તન સંબંધમાં આવતા નથી કારણ કે તે બે બે પાપનો નાશ કરનારા છે બતાવો દીપ્તિબેન મને એટલું સમજાય છે એમાં કે જે શ્રોતા છે ને જે થોડા ઘણા તે પણ એટલે એ સંબંધી પ્રભુ એના ત્યાં ભણતા નહીં મને એટલું સમજાય છે જલભેદમાં તો જલભેદમાં તો એને જે અલગ અલગ ટાઈપના જલ બતાવ્યા છે એમાં તો આમાં એને કીધું છે કે ભાઈ આનાથી તો એનામાં ભક્તિ તો દૂર રહી પણ બીજું ઉલટું એનો અહિત થશે એને ભક્તિ તો કદાચ પ્રવેશે નહીં પણ એનો પોતાનો નાશ થશે એમ જીવનો એટલે સુધી ત્યાં તો કહેવામાં આવ્યું છે અને અહીંયા તો એનાથી ઊંધું જ કીધું છે કે ભાઈ એને આવતા સંબંધમાં જ નથી આવતા એ દોષો એના અહીંયા પાછળ ફૂટનોટમાં એવી રીતે આપ્યું છે કે અહીંયા જે કીધું ને કે ભગવાનને શ્રવણ અને કીર્તન જે છે પવિત્ર છે એ પવિત્ર નું મહાત્મ્ય બતાવવા માટે અહિયાં એ રીતે સમજાવવામાં આવ્યું છે કે શ્રવણ કીર્તન એ શ્રવણ અને કીર્તન કરવાથી શ્રોતા અને વક્તા બંનેના પાપોનો નાશ થાય છે તો ઠાકોરજીની કથા એટલી પવિત્ર છે એ પવિત્ર નું મહાત્મ્ય બતાડવા માટે જ આ વિવેચન છે ભગવાનની કથા તો દરેક પવિત્ર છે ને પણ જ્યારે એને વક્તા જે પોતે દૂષિત છે તે એના દોષ પણ એ કથામાં સંમિલિત થાય છે ને પવિત્રતા તો ત્યાં પછી એ અલગ જ થઈ જાય છે ને પણ એ જે વક્તાના જે દોષો છે એ શ્રોતાના અંદર આવે છે ને ટ્રાન્સપરન્ટ થાય છે ને જલભેદમાં આપણે જોઈએ પ્રમાણે તો એટલે જલભેદમાં આપણે એ રીતે સમજ્યા છીએ પણ અહીંયા ફોકસ શ્રોતા ને વક્તા ઉપર નથી જે લાઇમલાઇટમાં જે વિષય છે ને એ છે કે ઠાકોરજી ની શ્રવણ અને કીર્તન પવિત્ર છે તો એનું મહાત્મ્ય બતાવવા માટે એવી રીતે અહીંયા આજ્ઞા કરી છે કે શ્રવણ કીર્તન એવા છે કે શ્રોતા અને વક્તા મતલબ કેવલ સાંભળવા વાળા નહીં બોલવા વાળાના પણ પાપોનો નાશ કરે છે તો એ ફોકસ માં અત્યારે ઠાકોરજીની કથા છે શ્રોતા અને વક્તા નથી એટલે એ જાતનું વિવેચન હોય એવું લાગે જી જી એટલે મને એવું સમજાય છે આની અંદર કે આ જે શ્લોક છે ને એની કન્ટિન્યુટી આગળના શ્લોક સાથે છે એટલે આગળના શ્લોકમાં જે પ્રક્રિયા બતાવી છે એ પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી કથા શ્રવણમાં આપણી રુચિ થઈ છે અને ઓલરેડી એ પ્રકારની રુચિ થયેલી છે એવો જીવ અહીંયા એવા બેઠા છે શ્રોતા અને વક્તા એટલે એમના દોષ તો ઓલરેડી માઇનોર જ હોય જે જલભેદમાં બતાવેલા છે એટલા પ્રકારના બહુ બહુ એવા હાવી ના હોય કે જે આપણું ડાયવર્ટ કરી નાખે માઇન્ડ કારણ કે આગળના શ્લોક જોડાની કન્ટિન્યુટી આવી રહી છે એટલે વૈરાગ્ય પછી તીર્થો તીર્થો મહાપુરુષોનો સંઘ તીર્થો આશ્રય અને એ પ્રકારના શ્રોતા વક્તાની અહીંયા વાત ચાલે છે સાચી વાત અજામિલ જેવા પાપી નો પણ ખાલી નામ માત્ર થી ઉદ્ધાર થયો છે તો અહિયાં પણ ભગવાનના કેવા શ્રવણ ની કીર્તન પવિત્ર છે એ જ જે કહી રહ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે એટલા પવિત્ર છે ને કે એનામાં જે શ્રોતા ને વક્તા કે જેને રુચિ થઈ છે તો એના દોષો છે એ હવે આજે દેખાતા નથી એના પાપ નો નાશ જ થઈ જાય છે જે આગળ કહ્યું કે એનું શ્રવણ થવાનો સંભવ થતા જ એમના નો નાશ થાય છે નો ઉદ્ધાર નામ માત્રથી નથી થયો પરંતુ આખી એની એક પ્રોસેસ જે છે ગઈ વખત સમજાવી હતી કે નામ સાંભળ્યા પછી પેલા દૂતો આવ્યા પછી એમને વાર્તાલાપ સાંભળ્યો ને પછી એમને જ્ઞાન થયું ને પછી એને મુક્તિ થઈ જાય ની એટલે એ પાછું અહીંયા એ નહીં આવે પણ દોષોની પ્રીતિબેને કીધું ને દોષો અહીંયા હલકા દોષો છે કે એવું પણ દોષો અહીં દોષો શબ્દ વાપર્યા છે એની અંદર એવું કોઈ ઇંગિત નથી કર્યું કે ભાઈ આ પ્રકારના દોષો કે પેલા પ્રકારના દોષો અહીંયા દોષો લખ્યું છે ને જલભેદમાં પણ દોષ યુક્ત જ છે હવે એને મારો એટલો જ પ્રશ્ન છે કે આને અલગ કઈ રીતના પાડવું એ દોષો દોષોને આ દોષોથી કઈ રીતના અલગ પાડવા પછી પણ અહીંયા વાત કીધી ને કે એના હૃદયમાં રહેલા એના જે પાપ છે કે એની કામનાઓ છે એને પણ નાશ કરી દે છે તો જો આગળના શ્લોકમાં બતાવેલો એવો વ્યક્તિ હોય કે જે ઉત્તમાધિકારી છે ઓલરેડી કે વૈરાગ્ય પણ સિદ્ધ છે ઘર પરિવાર છોડીને તીર્થ યાત્રા કરે છે તીર્થનું સેવન કરી રહ્યો છે એવા વ્યક્તિના હૃદયમાં ચલો માઇનર દોષો હોય તો પછી એનું આવી રીતે કેમ અહીંયા વિવેચન કરે છે એના હૃદયમાં રહેલા અભદ્રો ને એક કથા જે છે ની એનો નાશ કરે છે તો સહજ દોષો તો જીવ સ્વભાવગત જે હોય એ હોય પણ વૈરાગ્ય છે આટલું પ્રબલ અને ઘર છોડીને નીકળ્યો છે તો અહંતા મમતા તો નષ્ટ થયેલી જ હોય ને પણ એ તો શ્રવણ કરવા નીકળ્યો છે ને તો હું તો વક્તાની વાત કરું છું કે આમાં શ્રવણ કરનારામાં ચલો વૈરાગ્ય પ્રબળ ઉત્પન્ન થવાનો દોષો બધા બળી ગયા એમાં પણ જે શ્રોતા છે વક્તા છે એના દોષો નું અહીંયા કોઈ છે નહીં પણ એ કે એના દોષો પણ એને બાધક નહીં બને એનો પવિત્ર થઈ જશે એ કથાથી એમ તો ઉત્તમ ભક્તો મહાન મહાન ભક્તો કીધા આપણે એને એને એને એની સાથે કરીએ તો કદાચ આ વાત જોડાય કે આગળ જે મહાન ભક્તો જે વાત કરી છે તો એ મહાન ભક્તોમાં આ દોષો હોઈ જ ન શકે એ રીતના જો આપણે એ કરીએ તો આ બેસી જાય છે કે ભાઈ એ મહાન ભક્તો કીધા છે એટલે એમના દોષો જે હશે એવી સહજ દોષ જ હશે અને એમાં એક વાત એ સમજવાની મૈત્રીદાદાએ જે કહ્યું મને એવું સમજાય છે કે ભલે એમ એ ઉત્તમ અધિકારી છે આગળના શ્લોકમાં કહ્યું એ પ્રમાણે પણ આ શ્લોકમાં નિરૂપણ આવ્યું એમ ભલે એકવાર શ્રવણથી તમારા દોષ નિવૃત્ત થઈ જશે પણ જેમ દીપ્તિબેને વાંચ્યું કે કર્મ કરવાથી દોષો તો ફરી પાછા ઉત્પન્ન થતા જ હોય છે એટલે એવા દોષોની પણ અહીંયા સામાન્ય દોષોની વાત હોય કે અત્યાર સુધીના ચાલો દોષો દૂર થઈ ગયા પણ ફરી આપણે જે પણ કઈ ક્રિયાઓ કરીને એનાથી દોષ નથી થતા એવું તો નથી જ ને કારણ કે એ ક્રિયાઓ તો કંઈક કરશે જ કર્મોથી દોષ પ્રગટ થશે એ દોષને પણ નાશ કરશે એ અર્થમાં કદાચ વાત આવતી હોય પણ અહીંયા વૈરાગ્ય વાળો ભક્ત હોય ઘર છોડીને તીર્થયાત્રાઓ માટે નીકળ્યો હોય તો એ વ્યક્તિ પાસે તો જે મહાપુરુષ કે ભક્તનો સંગ કર્યો કે ગુરુ પાસે રહ્યો હોય એનું સેવન કરવું અને ઠાકોરજીનું કથા શ્રવણ કરવું એના સિવાય તો બીજું કોઈ સાધન જ નથી ને એની પાસે પછી નવા દોષો ક્યાંથી ઉત્પન્ન થાય એ તો એ કર્મની પ્રક્રિયા કે દોષ નાશ નથી થતા પાછા જે કર્મ કરીએ છીએ એનાથી બીજા પ્રગટ પણ થાય છે એના દોષો પેદા થાય એની વાત અલગ છે પણ આ વ્યક્તિ પોતાનું ઘર છોડીને નીકળ્યો છે વૈરાગ્ય વાળો છે તીર્થયાત્રા ઉપર છે ગુરુ કે એવા ભક્તો નું સંગ કરી રહ્યો છે તો એના ક્યાંથી નવા દોષ ઉત્પન્ન થાય આગલો જે શ્લોક ગયો ને એનો ચોથા નંબરનું જે પેલું કિરાત કણ હતું ને હિરા કણ જે હતું ને એમાં લખ્યું છે કે ભગવાનનો એટલે એવા જે ભગવાનનો આશ્રય જેમને કરેલ છે તે મહાન પુરુષો એટલે એ મહાન પુરુષો હોય તો પછી અહીંયા આપણે જલભેદ નું કદાચ એ ના આવે કારણ કે મહાન પુરુષો અહીંયા મહાન શબ્દ વાપર્યો છે હલો હા એટલે પછી મૈત્રીનાથે એવું કે છે તમારી વાતના કન્ટિન્યુટીમાં કે જો એવું જ છે તો પછી દોષ શબ્દ એમ કેમ વાપરેલો છે એમ મૈત્રીદાદાનો ક્વેશ્ચન છે હા એટલે હા એટલે એ પણ છે એટલે કન્ફ્યુઝિંગ છે થોડું કહું નથી તમે કીધું ને અહીંયા કે એના દોષો ને એ શ્રવણ જે છે એ નાશ કરે છે કે એની કામનાઓને નષ્ટ કરે છે તો આગળ બતાવેલો ઉત્તમ અધિકારી હોય તો એની કામનાઓ કે પાપો ને નષ્ટ કરવાની ક્યાં જરૂરત પડે તો વ્યક્તિ પોતાનું ઘર પરિવાર અંતા બધું છોડીને ઠાકોરજીની શ્રવણ કીર્તન કરવા માટે નીકળ્યું છે એટલે ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે જે અત્યારે જે ઋષિઓએ શૌનકાદી ઋષિઓએ જે પ્રશ્ન ઉભો કર્યો તો એવા શૌનકાદી ઋષિઓ જેવા લોકો છે કે જે ઠાકોરજીની શ્રવણ કરવા માંગે છે કથાનું ને સૂતજીને પ્રશ્ન કરી રહ્યા છે તો હવે એવા વ્યક્તિઓ હોય એ લોકોના પાપ કે એ લોકોની કામનાઓને તો ક્યાંથી નષ્ટ કરવાની વાત જ આવે અહીંયા એવું મૈત્રી રાજા પૂછી રહ્યા છે હલો હું કહું છે જે એમ કીધું છે કે શ્રોતા અને વક્તાના દોષો સાથે શ્રવણ અને કીર્તન સંબંધમાં આવતા નથી કારણ કે શ્રવણ અને કીર્તન એટલા પવિત્ર છે કે જયારે શ્રોતા અને વક્તામાં દોષો હોય ત્યારે એ આવતા જ નથી શ્રવણ કીર્તન કારણ કે તે બે પાપનો નાશ કરનારા છે અને તેથી શ્રવણ અને કીર્તન ઉત્પન્ન થતા હોય ત્યારે પાપની સાથે ઉત્પન્ન થતા જ નથી એટલે જ્યારે પાપ હોય છે ત્યારે શ્રવણ કીર્તન સંબંધમાં નથી આવતા એમ કેવા માંગે છે એટલે શ્રોતાને વક્તામાં જો દોષો હોય ને હા એ જ છે ને કે શ્રોતાને વક્તામાં જો દોષ હોય ને તો શ્રવણ અને કીર્તન પવિત્ર કરતા નથી એ જલભેદમાં એટલા માટે જ કહ્યું છે કે શ્રોતા અને વક્તામાં આટલા આટલા દોષો છે તો તમારે જો ઉત્તમ ભક્તિ પ્રાપ્ત કરવી છે તો જે શ્રવણ અને કીર્તનની જરૂર છે તે તમને પ્રાપ્ત નહીં થાય એટલા માટે તો આ દોષોનું વર્ણન એટલા માટે કરે છે કે પવિત્રતા ત્યારે નથી એમનામાં અને શ્રવણ અને કીર્તન તો પવિત્ર છે અને એ શ્રવણ ને કીર્તન ઉત્પન્ન થાય તો એ પાપની સાથે કોઈ દિવસ ઉત્પન્ન થાય જ નહીં એટલે ત્યાં એ બે પાપનો નાશ કરનારા છે અને જો એ સવર્ણ અને કીર્તન ઉત્પન્ન થયા છે તો ત્યાં પાપ છે જ નહીં હવે દોષો છે જ નહીં એમ કહેવા માંગે છે કે શ્રોતા અને વક્તાના દોષો સાથે શ્રવણ અને કીર્તન સંબંધમાં આવતા નથી એનો મતલબ એમ થયો કે શ્રવણ અને કીર્તન જ્યારે થઈ રહ્યા છે ત્યારે અને વક્તાના જો દોષ હોય ને તો એમની સાથે એ સંબંધ જ નથી થતો હું એવું સમજુ છું જેજી હા એટલે જલભેદમાં કેમ આવી રહ્યા છે હા તો જલભેદમાં એમ જ કીધું છે ને કે શ્રોતામાં આ દોષો છે અને વક્તામાં જે આ દોષો છે તો તમને એનાથી આ પ્રાપ્તિ નહીં થાય પણ એ ટ્રાન્સફર થાય છે ટ્રાન્સમિશન થાય છે એના જે વક્તા જે છે ને એના દોષો શ્રોતામાં ટ્રાન્સફોર્મ થઈ રહ્યા છે ત્યાં જલભેદમાં એ વાત કરી છે એની વાત ક્યાં ક્યાં આવી ટ્રાન્સફોર્મની વાત નથી એમાં વક્તાના જે ભેદ કયા ને તો એ વક્તાના તમને દોષો જણાવી રહ્યા છે કે આ ઉત્તમ પ્રકારના વક્તા છે ને આ નિમ્ન પ્રકારના વક્તા છે ના હીન પ્રકારના વક્તા છે તો એમાં તમે સિલેક્ટ કરો તમારી શું એક્સપેક્ટેશન ત્યાં પવિત્ર જે જે આ કથાઓથી ઉત્પન્ન થઈ છે એ ત્યાંની એ નથી થતું ત્યાં કારણ કે આવા દોષો છે અને પાપ હોય ને ત્યાં આવા શ્રવણ કીર્તન ઉત્પન્ન જ નથી થતા એમ કે છે હું એવું સમજુ છું પછી જે જે જે કે તે હં હવે આમાં જુઓ વાત એ રીતે છે કે શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણ કીર્તન પુણ્યશ્રવણ કીર્તન કોણ કૃષ્ણ કૃષ્ણ કેવા છે કે જેમનું શ્રવણ કીર્તન પણ પુણ્યરૂપ છે તો જેવી રીતે કૃષ્ણ સ્વયં પુણ્ય સ્વરૂપ છે એવી રીતે એમના શ્રવણ કીર્તન પણ પુણ્ય સ્વરૂપ છે એ પુણ્ય સ્વરૂપ હોવાને કારણે જે એમનું શ્રવણ કરી રહ્યા છે કે પોતાની કથાનું જે શ્રવણ કરી રહ્યા છે એમના હૃદયના અંદર રહીને એમના બધા જ જે અભદ્ર છે એને એ એને એનું વિદારણ કરી દે છે એનું ધૂનન કરી દે છે એટલે આંતર દોષોનો નાશ કરે છે અગર કોઈ રહી ગયા હોય તો સુબોધનીમાં એ વાત આગળ શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કરી કે અભદ્રથી અહીંયા કામ ક્રોધ આદિ એવા દોષ લેવાના છે કોઈ એવા ઉગ્ર પાપ વગેરે નથી લેવાના કેમ કે પાપસ્ય પૂર્વમય નિવૃત્તત્વા પાપ તો પહેલે દૂર થઈ ચૂક્યા છે અને ધૂનન જે કરી રહ્યા છે અહીંયા એનું તાત્પર્ય છે કે શિથિલીકરણમ એમના જે પણ કામક ક્રોધ વગેરે છે એની ગાંઠોને ઢીલી કરી દે છે શિથિલ કરી દે છે યથા જલકશ્મલવત પુનર્મેલનમ ન ભવતી જેમ જલને આપણે ખૂબ હચમચાવી દઈએ એના આપણની જે કાઈ વગેરે છે એ બધી શિથિલ થઈ જાય ને ફરી પાછી એ એકત્રિત ન થઈ શકે એવી રીતે આ જે દોષ છે એને ભગવાનના કથા એટલે શ્રવણ અને કીર્તન એ આ પરિણામ પેદા કરે છે કારણ કે એ પુણ્ય સ્વરૂપ છે હવે પુણ્ય સ્વરૂપ છે એનું અહીંયા ઉપદ્રવી પાછો એનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે કે ભક્તિયોગ વિધાનાર્થમ છે અવતાર ભક્તિયોગના વિધાન માટે ભગવદ અવતાર છે કૃષ્ણ અવતાર છે એટલે કૃષ્ણ પદનો અહીંયા પ્રયોગ છે અને એ નિરંતરમ ઉત્પન્નાનામ પાપાનામ ન અન્ય અપેક્ષતે સાધનમ કિંતુ શ્રવણ કીર્તનાભ્યામ એવો ભવતી જે નિરંતર પાપ ઉત્પન્ન થતા રહે છે એના માટે અન્ય સાધનોની અપેક્ષા નથી કિંતુ શ્રવણ કીર્તનથી જ એ નિરંતર ઉત્પન્ન થતા પાપ પણ અહીંયા નષ્ટ થઈ જાય છે અને એવા જે નષ્ટ પાપ છે એના હૃદયમાં જે શુદ્ધ થયેલું હૃદય છે એ શુદ્ધમ હૃદયમ ભગવાન પ્રવિશતી એવા શુદ્ધ હૃદયમાં જ ભગવાનનો પ્રવેશ થાય છે એટલે આવું જેમનું હૃદય શુદ્ધ છે એને અનુલક્ષીને અહીંયા ભગવાન કેવા છે તો પુણ્ય શ્રવણ કીર્તન છે એમ કહ્યું તો ભગવાન કેવા છે અહીંયા કે જેમનું શ્રવણ કીર્તન પણ પુણ્યરૂપ છે આવું પુણ્યરૂપ શ્રવણ કીર્તન કોના માટે થયેલું છે કે જે શુદ્ધ હૃદય છે તો પ્રીતિબેન જે કહી રહ્યા છે ને એ દૃષ્ટિથી આને સમજવાનો પ્રયાસ કરજો કે શ્રોતૃવક્ર દોષે ન શ્રવણ કીર્તને સંબંધીએ તે અપહત પાપમત્વાત તયો શ્રવણ અને કીર્તન બંને પાપરહિત હોવાને કારણે એટલે પુણ્ય સ્વરૂપ હોવાને કારણે એમાં શ્રોતા અને વક્તાના દોષો એનો અહીંયા સંબંધ થતો નથી તતશ્ચ શ્રવણ કીર્તને ઉત્પદ્યમાને પાપ સામાનાધિકરણને ન ઉત્પદ્યતે એવ અને તેથી જ જે શ્રવણ કીર્તન જે છે એ જ્યાં પેદા થાય છે એટલે જ્યાં શ્રવણ કીર્તન થાય છે એ કદી પણ પાપની સાથે પેદા થઈ શકતા નથી એટલે યા પાપ થાય છે કાં તો શ્રવણ કીર્તન થાય છે જો શ્રવણ કીર્તન છે તો પાપ નથી પાપ છે તો શ્રવણ કીર્તન નથી કેમ કે આના પહેલા પણ જ્યારે આ મુદ્દો ચર્ચાયો હતો કે જો ભગવત કથા આદિની અંદર આટલી બધો પ્રભાવ છે તો બધાની કેમ કથા રૂચિ થતી નથી ત્યાં પણ એ જ મુદ્દો હતો કે મનુષ્યના જે કર્મદોષ છે એ કર્મદોષ એને કથા રૂચિ પેદા થવામાં અડચણરૂપ બને છે એટલે જો કર્મદોષ નિવૃત્ત થઈ જાય તો કથારુચિ પેદા થઈ શકે છે અને કર્મદોષનું નિવારણ કરવા માટેનો ઉપાય પણ ત્યાં બતાવવામાં આવ્યો હવે રહી વાત જલભેદની તો જલભેદના અંદર જે કહેવામાં આવી રહ્યું છે એ જે શ્રવણ કીર્તન જે પ્રકાર છે એ ભક્તિ માર્ગીય સાધના અવસ્થામાં ભક્તિની વૃદ્ધિ માટે અથવા ભગવત ભાવને ટકાવી રાખવા માટે કેવા વ્યક્તિનો સંગ કરવો અને કેવાનો સંગ નહીં કરવો એના માટે કહેવામાં આવેલી એ વાત છે એટલે સંગના નિર્ધારણ માટે સત્સંગ અને દુસંગ કોને કહેવો એ જાણવા માટેનું ત્યાં ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવે છે અને ત્યાં પણ શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે જેમનો જેમનો સંઘ ત્યાજી છે એના અંદર એમાં જલના દૃષ્ટાંત આપીને જે શંકરજી કહ્યું કે અગર વક્તા દોષવાળો છે તો એવા દોષવાળા વક્તાના મુખથી અગર ભગવત કથા કીર્તનનું શ્રવણ કરવામાં આવે તો એ કથા કીર્તનની સાથે સાથે વક્તાના જે દૂષિત ભાવો છે એ પણ એની સાથે આપણા અંદર શ્રોતાની અંદર પ્રવેશ કરે છે એ વાત સાચી છે પ્રવેશ કરે છે એ રીતે પણ એટલે જ મહાપ્રભુજીને એમ કહી રહ્યા છે કે जारे તમે વ્યવસાયિક કથાકારો કે કીર્તનકારોના મુક્તિ તમે કથા કીર્તન સાંભળી રહ્યા છો ત્યારે તમે ભલે કથા કીર્તન શબ્દનો ઉપયોગ કરતા હો કે ભગવાન નામનો ઉપયોગ કરતા હો પણ એ ભગવાન નામ કે કથા કીર્તન છે જ નહીં તમે શુદ્ધ બેટર જ પી રહ્યા છો કેમ કે અગર પાપ છે તો કીર્તન નથી કીર્તન છે તો પાપ નથી જે વાત અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે તતશ્ચ શ્રવણ કીર્તને ઉત્પદ્યમાને પાપ સામાનાધિકરણને ન ઉત્પદ્યતે એવ પાપ અને શ્રવણ કીર્તન એ બંને એક સાથે પેદા થઈ શકે નહીં જો પાપ છે તો શ્રવણ કીર્તન નથી જો શ્રવણ કીર્તન છે તો પાપ નથી એ જ કારણે જ્યાં જ્યાં પણ શિશુપાલ વગેરેના પ્રસંગમાં પણ જ્યારે એ પ્રભુને એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે કે જ્યાં જ્યાં પણ ભગવત નામનું ઉચ્ચારણ કરવા માટેનું સામર્થ્ય કે પાત્રતા જેવી નથી એના સંબંધમાં શ્રી મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું છે કે તમે કદાચ એમના મુખથી ભગવત નામ નીકળતું હોય એવું પણ લાગે તો પણ એવી સમાન જણાનારી ધ્વનિ માત્ર છે એનો અર્થ ભગવાન બનતા નથી એ શબ્દનો અર્થ છે ભગવાન નથી બનતા કોઈનું નામ ભગવાન હોય કે કોઈનું નામ ઈશ્વર કે કૃષ્ણ હોય તો એ નામ ભલે કોઈક વ્યક્તિનું છે પણ એ નામનો વિષય કે એનો અર્થ એ પરમાત્મા કૃષ્ણ નથી થતો પરંતુ એ લૌકિક પામર મનુષ્ય છે એ એનો અર્થ બને છે એવી રીતે અહીંયા પણ એ સમજવાનું છે કે જો પાપ છે તો શ્રવણ કીર્તન નથી જો શ્રવણ કીર્તન છે તો ત્યાં પાપનો પણ ગંધ નથી કેમ કે ભગવાન જેવા પુણ્ય શ્લોક છે કે પુણ્ય સ્વરૂપ છે એવી રીતે ભગવાનના ભગવાનના જે શ્રવણ કીર્તન છે એ પણ એવા જ પુણ્ય સ્વરૂપ છે અને એટલે જ દ્રષ્ટાંત પણ એ આપ્યું કે સૂર્યોદય થયો છે તો પછી ત્યાં તમસ અંધકાર રહેવાનો કોઈ અવકાશ રહેતો નથી એટલે એવું સંભવ નથી કે સૂર્ય પણ છે અને રાત્રિ પણ છે એવું સંભવ નથી એવું સામાનાધિકારને શક્ય નથી આજે આખું નિરૂપણ છે એ સ્વરૂપ બલ કે પ્રમેય બલ કે વસ્તુનું જે સામર્થ્ય છે એની અહીંયા વાત છે જલભેદ વાળો પ્રસંગ આની સાથે આ કારણે નથી મેળ ખાતો એ આશંકાને અહીંયા એટલા માટે સ્થાન નથી કે એ દોષ તો અહીંયા નિવૃત્ત થઈ ચૂક્યા છે એટલું ખ્યાલ નથી આવતો છે કાલે થોડુંક વિચારીને થોડુંક પછી કરીશું હા કઈ વાંધો અભદ્રો એટલે કામ વગેરે કારણ કે પાપનો તો પહેલા શ્રવણનો સંભવ થતા જ નાશ થયેલો છે કામનાઓની ઈચ્છાઓ એવી હવે કઈ બાકી રહી ગઈ હોય હું એમ કેમ કે વૈરાગ્ય હોય તીર્થયાત્રા માટે નીકળ્યો છે ઠાકોરજી ના શ્રવણ ની કામ નથી પછી હવે કેવી ઈચ્છાઓ રહી ગઈ હોય પ્રભુ પ્રાપ્તિ સિવાય બીજી તો કોઈ કામના બચે જ નહીં ને નહીં તો કેવી રીતે એનામાં એટલું પ્રબળ વૈરાગ્ય આવે નહીં એવું નથી જે પ્રક્રિયા ચાલુ પ્રક્રિયા હોય જેમ વિદ્યાર્થી કોઈ સ્કૂલમાં ભણી રહ્યો છે તો એને શિક્ષા પ્રાપ્ત કરવા માટેની જે અભિલાષા છે એ શુદ્ધ અભિલાષા છે પરંતુ શિક્ષા પ્રાપ્તિનો મતલબ એવો નથી કે એ આજીવન વિદ્યાર્થી રહીને એકદમ નિરુપાધિક ભાવથી કેવલ વિદ્યાર્થી જ બનવા માટે કે શિક્ષાર્થી બનવા માટે પ્રવૃત્ત થયો છે તો શિક્ષા પ્રાપ્તિ માટેનો પણ સોપાધિક ભાવ તો એમાં સંભવ છે કે ભાઈ મારે આ બનવું છે કે પૈસા કમાવા છે કે મને કોઈ પ્રકારના મેડલ લેવા છે કે વગેરે વગેરે એ જાતની અભિલાષા તો એમાં પણ એને સંભવ છે જ એટલે જ ભગવાને એ વાત કે ચતુર્વિજા ભજન તે મામ જના સુકૃતિ નો અર્જુનો આપ તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર સભા તો ભક્તની અંદર પણ આ જાતના અર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની એ પ્રકાર સંભવ છે તો પછી એ લોકોને કોઈ કરતું હોય જે હમણાં એ વિષય આવ્યો તો આજ અર્થાર્થી નો કે એવા દુઃખની નિવૃત્તિ માટે ભગવદ ભજનમાં પ્રવૃત્ત થયા હોય એવા લોકો આવા ઉત્તમ ભક્તિની કેટેગરીમાં આવે જ કેવી રીતે સોળમાં શ્લોક નિષ્ઠાનિકામાં એવું કીધું ને કે ઉત્તમ ભક્ત અને ભક્તિનું હવે નિરૂપણ કરે છે એ લોકો આમાં આવે જ કેવી રીતે આ કેટેગરી જે લોકોને લાગુ ન પડે એટલે કેટેગરીનો મતલબ જે લોકોને માટે આ ઉપાય બતાવી એમાં આવી રહ્યા છે એ સિદ્ધ દશાપન્ન છે એવું થોડું છે કે એ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવા માટેના ઉપાય બતાવી રહ્યા છે આમાં બંને વસ્તુ સંભવ છે કે ભક્તિની અંદર સોપાધિક ભાગ હોવો એક વાત છે અને બીજું ભક્તિની અંદર નિરુપાધિક ભાવ હોય પરંતુ મનુષ્યના અંતઃકરણમાં હજી એ કામાદિ દોષ છે એનું પૂર્ણ રૂપે નિવારણ થયું ન હોય બંને રીતે સંભવ છે તો આર્ત ભક્ત છે એ પોતાના દુઃખને દૂર કરવા માટે ભગવાનનું ભજન કરે એક એ એપ્રોચ છે બીજું ભગવાનનું ભજન શુદ્ધ ભાવથી કરે છે પણ સંસાર સંબંધી દુઃખનો અનુભવ એ કરી રહ્યો છે એ પણ આર્થતા તો છે ને એની એટલે દુઃખી ભક્ત અને દુઃખને દૂર કરવા માટે ભક્તિ કરનારો એવો ભક્ત તો એવી સંભાવના તો છે જ અહીંયા બધા સાધનાવસ્થાની ચર્ચા થઈ રહી છે સિદ્ધ દશાપન્નની વાત અને ત્રીજી વસ્તુ એ છે કે અહીંયા શ્રવણ કીર્તન જે છે પ્રભુનો એના મહાત્મ્યનું કથન છે અને જો પ્રભુ પોતે સામર્થ્યને કોઈ જીવ વિશેષના સંદર્ભમાં પ્રગટ કરવા ઈચ્છે તો એના અંદર રહેલા જે કોઈ પણ જીવ સુલભ દોષ હોય એ દોષ હોવા છતાં પણ શ્રવણ કીર્તન પોતાના સામર્થ્યથી એનું નિરાકરણ કરવામાં સમર્થ છે એવું એનું મહાત્મ્ય પણ અહીંયા પ્રભુ સમકક્ષ કહીને બતાવેલું છે સારું થોડો ઓર આનું કરજો મનોમંથન ફરી એક બે વખત વિચારીને કાલે એનું ઓર કરજો આજ પુષ્ટિપત નથી હા આજનો આગળનો ક્લાસ નથી એમ મેં કીધા છે আপনার